દિવસ મને શીખ્યું હોત દાદા કાળજી લેવામાં મારાની પાસે શીખવું પડે દાદા રૂમ શેર કરવામાં એનો નંબર તો દરેક આજે વ્યવહાર ની અંદર દરેક જુદી જુદી હિસાબ છે એની જે શિખા જતી હોય એની જે શિખા દરેક જીની નો હોય આગળ વાંચ્યું આવી કોઈ પણ સત્તરસો એક્યાસી એક્યાસી એક્યાસી કોઈ પણ વસ્તુને હલાવવાથી નુકસાન થાય છે સાહજિક છે તેમાં બગાડ હોય તો સુધારો કરવા માટે હલાવવાની જરૂર નથી રસ્તો કરવાની જરૂર છે ઉપાય કરવાની જરૂર છે સાહજિક ઉપાય કરવાની રસ્તો કરો પણ હલાવવાનું નહીં હલાવત નુકસાન થાય પૈણ્યો ત્યાંથી વહુ ને સુધારવા ફરતો હોય પણ મરે ત્યાં સુધી બેવ ના સુધરે હા પાણી તાથી અને સુધારવા માંગતો બહુ ને અને બે મર્યા તારે એવો લેવા હું એના કરતા શાક સુધાર સુધરી સુધરાઈ જાય શાક સમારતા રે સુધારતા એના કરતા શાક સુધારો એટલે વહુને સુધારવી જ ના જોઈએ એ આપણને સુધારે તો સારું આપણે તો સુધારવું જ ના જોઈએ સમારવા બેઠે તો ભીંડા ને કાઢે આપણે નીચે બેઠા હતા તો ઉતાવળ કરતા તો અમે બધા રસોઈ કરવાની તો વગરના માણસ આપણે ડાક વગર અમે તો મૂર્તિ ડખાવતા ડખો નહીં આપણે ડખા વગર ના થયા એટલે બધા ડખા વાળા બેઠા હોય તોય આપણને શું વડે અમારી હાજરી થી જ બધો ડખો જતો રહે જેને આત્મામાં જ મુકામ છે તેને સી ભાંજગઢ મુકામ જ આત્મામાં છે તેને વ્યવહાર નડતો નથી વ્યવહારમાં ડખો દખલ કરે કરો તો તે અશુદ્ધ વ્યવહાર આ વ્યવહારમાં વ્યવહાર કે અશુદ્ધ અવ્યવહાર કરતા ખરાબ અશુદ્ધ વ્યવહાર જે વિતરાક થયા હોય તે માલિકી ભાવ ના કરે અઢારસો ને બે ભગવાન સાતા વેદ ની કે છે શું કે છે એને દુઃખ કે છે તેને સાતા વેદ ની કે છે સાતા એટલે બધા બધા ઘડિયાળ આવી કે દુઃખ આવ્યું નથી આ સંજોગો ઉભી કરી નહીં અને બેઠા છે ગરમી ખૂબ છે એકદમ ઠંડો પવન આવ્યો એ સાતા વેદી ઉત્પન્ન થાય સુખ તારે એટલા બધા છે કે છે તો એક સાતા યોજેલું છે પોતાનો આનંદ થાય એવું શાંતિ થાય લાગે છે એક અશાંતિ થાય એવું જેનું મરણ છે એ બધા સંસારી આમાં ત્યાગી કોણ હોય બાજુ નાશ છે બીજી નાશ છે જેનું મરણ થાય એ બધા સંસારી ભગવાને કહ્યું એ બે પ્રકારે છે એક સંસારી બીજા સિદ્ધ સિદ્ધ રમરે થાય ને અમલ ના થાય થાકવું ને થાક ખાવો થાકીને થાક ખાવા બાવળે નીચે અને બાવળા નીચે દાદા આપડે કેવા ચાલશે બાવરે કોટા બટા ચાલતો ચાલતો કારણ કે આંબા નીચે તો કેરી આવે લોકો કાંટા પાથરી દે ખબર ને કોઈ પાડી નહી જાય એટલે ઉનાળામાં એ આંબા નીચે નહીં બેસાતું પહેલા દાદા જરા આંબાને કેરી આવે ને ઇન્દ્રિય સુખ બજાર સંસાર એટલે ગપ્પે ગપ ચુમ્માડશો ને મોક્ષ એટલે બારે બાર ચુમ્માડશો ગપ ચુમ્માડશો એટલે ગપ ગુણ્યા ગપ એટલે એકસો ને ચુમ્માળી એટલે ગપ્પા ગપ બધું ગપ્પે ગપ પોલમ જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય પરમાર્થ થાય ત્યારે સંપ કરે બ્યુટીફુલ દાદા આઠ દસ હજાર ધમદારો હોય બહુ નહીં બરાબર નાણામાં ગોફા વાળા હોય દાદા રસી થઈ જાય કરું બાકી બોલવામાં એટલે સંત થોડો કાચો કહેવાય દાદા જગત છે જ નહીં એ તો જ્ઞાની પુરુષ મુખ નું દાન આપે ત્યારે જ સંપ્રહે જ્ઞાન વગર સંપ રહે તેમ નથી આંતર શત્રુઓ જેને હણ્યા છે એવા અરિહંત ને નમસ્કાર કરું છું આંતર શત્રુઓ છે તેમને ઓળખો ક્રોધ માન માયા લોભ એ આંતર શત્રુઓ છે બધાનામાં શુદ્ધાત્મા જોઈએ એ જ વિશ્વા મૈત્રી ભાવ ભાવ માલિકી ભાવ ના કરે નામ આવ્યું ત્યારે માલિક નથી એવું કહીએ છીએ ને મારો હૃદય હા બધું ટાઈટલ નહીં તાકે તો તાકે હૃદય કરવા તો જરા ફરજે ને પછી ક્લિયર ટાઈટલ જેવી તાકે વાત બધું ફરજે ટાઈટલ સસ્તે બોલવા વાળા તો હૃદય તો સિવાય નહીં મમતા ના હોય દ્વારા તક ના હોય કેવું દ્વારા દ્વારા પહેલા હોય એવી તેમ ભાવના પૂરી થઈ કે હર જોઈ ગયો તો મારી દે લઈ આ બધા શોધખોળ થઈ છે એ જ હું વિચારતો કેટલું બધું ગાડી નું તો દાદા કોઈ કોઈ ખ્યાલ ના આવે ગાડી નું પેટ્રોલ ગેર વાળું બાકી રાખ્યું નથી માલિકી પણ એવું કર્યું ને તેના પર અહંકાર કર્યો એટલે ભોગવટો આવ્યો કોઈ કોઈનું માલિક નથી કોની ચીજ ને કોના માલ એ તો દરિયામાંથી જાણે જેટલા માછલા પકડ્યા તેટલા તેના બાપના ને પકડ્યા પછી માલિકી ભાવ ઉભો કર્યો એને તેની જોખમદારી વહોરી લીધી અહંકાર બી નહીં કપડા માલકી પણ ઉભો કર્યો એટલે બહુ મોટો આવશે માલિકી પણ હોય ત્યાં ઉપાધિ હોય ખબર જ નથી પડતી ને કે આ માલિકી પણ લીધે ઉપાધિ આવી ખબર પડે ને મેં એક વાર કહ્યું હતું ઓફિસમાં કે ટાઇટલ ફેરી કાઢી નાખે તો એકદમ દાદા અમેરિકામાં પેલા ઇન્ડિયન હતા ને જેવું સ્વામી પણ કરશો એ બધું જ સારું થશે છેવટે મરતી વખતે પણ જેની જેની ઉપર સ્વામી પણ આ ધરાવ્યું છે એ બધું જ દુઃખદાયક થઈ પડશે શરીરનું બી શરીરની બી માલિકી પણ કરી બરોબર સ્વામી છેતરતો નથી તેને દુઃખ ના આવે દુઃખો પોતાની જાતને છેતરે છે તેથી થાય છે આપણે લોકોને છેતરતા નથી આપણા આત્માને જ છેતરીએ છીએ જગત ક્રોધી કરનાર ક્રોધ ના કરનારાથી વધારે ભડકે કારણ શું ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય કુદરત નો નિયમ છે એવો નહી તો ક્રોધ નો પ્રતાપ થી ના થતા ભડકે ક્રોધ ના કરતો પ્રતાપ ઉત્પન્ન થાય એનાથી વધારે ભડકે લોકો બહાર કે કુદરત નો નિયમ છે નહીં તો ક્રોધ ન કરનાર રક્ષણ જ કરનાર ના મળે ને ક્રોધ એ તો અજ્ઞાનતામાં રક્ષણ કરનારો છે ક્રોધમાં પરમાણુની ઉગ્રતા હોય ને લોભમાં લક્ષ્મી સંબંધે પરમાણુનું આકર્ષણ રહે અત્યારે ગુસ્સે થઈ ગયા હો તો એ ડિસ્ચાર્જ કસાય છે પણ એની અંદર તમારો ભાવ છે તો તેમાં પછી ચાર્જ નું બી પડ્યું ભાવ નથી આપણને ભાવ તો બહુ પણ એની અંદર તમારો ભાવ છે તો તેના પછી ચાર્જ નું બી પડ્યું હવે આપડે કોઈના પર ગુસ્સે થઈ ગયા અને અંદર એક ભાવ એવો થાય છે કે આવું થવું ના જોઈએ અને બીજો ગુસ્સો એવો થાય છે કે આ એ એ દાવનો જ છે તો પેલો ગુસ્સો એ અંદર લાગતો નથી જયારે બીજો એ ચાર્જ કરી જાય છે જ્ઞાનોગામાં ચાર્જ ના થાય કારણ કે કારણ કે જાણ્યા છીએ હું શુદ્ધાત્મા છું બરાબર નુકસાન તો થાય બરાબર તો જાય હંમેશા બારે લીધી ભરી જાય નુકસાન તો થાય પણ ચાર્જ ના થાય એટલે પોતાની છતી મિલકત ને દિવાસળી ચાંપવી દિવાસળી ચાંપો એટલે ક્રોધ થાય કરીએ એટલે પોતાની જે નીચે છે એના બાળો છું ગભરાઈ જાય નહીં ત્યાં સુધી પરમાત્મા ભેગા થાય નહીં ક્રોધ માન માયા લોભ એ નબળાઈઓ છે તેનું નામ કે જે જ્યાં રોજ રોજ ક્રોધ માન માયા લોભ ઘટે જાય વધે નહીં એક ફેર કસાય રહિત જ્ઞાની પુરુષ ના દર્શન થાય ત્યારથી મોક્ષ ની શરૂઆત થઈ ગઈ કસાય રહિત કોને કહેવાય કસાય હતો નહીં છે નહીં ને થશે નહી એવી સ્થિતિ થાય તેને એટલે એમને પર પરિણતિ ના હોય ત્યાં દર્શન કરે તો કલ્યાણ થઈ જાય પરંપરા કસાયો કરવા એનું નામ ઠોકરો ઠોકર ઠોકર વાગે છે વાગે જ ને મને વાગેલી આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય એનું નામ ઠોકરો પેલા કસ પર પણ એ ઠોકર નહીં આત્મ ધ્યાન રૌદ્ર એનું નામ ઠોકર દાદા ભાષામાં ઠોકર કહે છે હું તો જ્યાં છું ત્યાંની ત્યાં જ છું આક્રમી ના આંધળા જેવા મને આવીને વાગે છે <laughs> હું તો એ બેટરી ઘરે બેઠી હતી આવી હતી શું કરે મહેમાન આવ્યો ત્યાંથી જ મૂંઝાવણ અનુભવે બૈરી ને કહે કે તું મોઢું ચડાવજે એટલે જતો રહે ચઢાવીશ મોડું ચડાવે છે એ તો આવતા ભાવ ની સિલક ભેગી કરે છે કે આવતો ભાવ શું વાપરીશ ભાવ ચાલુ રાખવાનો આવતો ભાવ ચાલુ રાખવાનો પતાવી દેવા આપણામાંથી કોઈનું મન કચવાવું ના જોઈએ આપણે બધાને ખુશ કરીને નીકળવું છેતરાઈ નહીં જવું કેમ દાદા થોડું પ્રસન્નતા રહે તેને બહાર પ્રસન્નતા રહે મને મન તો બહાર નો અરીસો છે આપણે તો પડી ગયેલા ને બેઠા કરવાના છે કેમ પડી ગયો તે પૂછવાનું નહીં પાત્રતા ક્યાં હોય સંસારમાં ક્યારેય પણ કેમ પડી ગયો ક્યાં બેઠા અઢી કલાક બેઠા કરવા એ જોખ તો પાત્રતા ક્યાં હોય સંસારમાં ક્યારેય પણ ક્લેશ ના થતો હોય તો તે પાત્ર કહેવાય આ લોકો કચકચ કરીને પોતાની સિદ્ધિઓ ખોઈ બેસે માટે જેમ છે તેમ જાણો આ બધી સગાઈઓને લૌકિક જાણો અને અલૌકિક સગાઈ ના માનો એવી કઈ શોધખોળ કરો કે આ પઝલમાંથી જ શાંતિ શાંતિથી રહેવાય એ શોધખોળ તમારી મહિત છે માણસ જાત ટકોર ખાવા માટે નથી ખરું હોય ને આગ્રહ ના હોય કચકચ ના હોય તો સમાના હૃદયમાં ચોટી જાય ને ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે તો તે સામાને સ્પર્શ ના થાય બેરોજ બની જાય નહીં પેલું નઠોર થઈ જાય ટકોર કરવાથી સામાને ખોટું ના લાગે તો ટકોર કરવી ખોટું લાગે તો ટકોર ના કરવી જગત ટોક્યા વગર રહેતું જ નથી પણ ટોક ટોક ના કરવું જોઈએ ટોક્યા વગર જગત સુંદર ચાલે તેવું છે કશું જ દખો દખલ કરવા જેવું આ જગત નથી જગત તો માત્ર જાણવા જેવું જ છે સત્ય અસત્ય કોઈ બાપોય પૂછતું નથી માણસે વિચાર તો કરવો જોઈએ કે મારું સત્ય છે છતાં સામો માણસ કેમ સ્વીકારતો નથી કારણ સત્ય વાત કહેવા પાછળ આગ્રહ છે કચકચ છે કચકચ હોય સત્યની પાસે આગ્રહ હોય ક્રિયાને રફ ના જોઈએ ચાલશે ભગવાન કે છે દ્વેષ ઉપકારી છે પ્રેમ રાગ પ્રેમ રાગ પણ કદી જ નહીં છૂટે આખું જગત પ્રેમ પરીક્ષામાં જ ફસાયું છે માટે જાણીએ માટે જાણીએ રહીને જય શ્રી કૃષ્ણ કહીને છૂટી જશે બહારથી એ જય જય ભગવાન એટલે આમ બી તમે એમ કે કે એમ કે વાગ્યો થાય બસ માટે ચેતજો કોઈ કોઈ બહુ ઉત્તમ દાદા ને કેમ કે શિષ્ય ને ગુરુ નહીં એ પડી જોઈએ છે બીજાની સાથે ઊંઘીએ છે બીજાની સાથે ખાઈએ છે ચાખીએ છે અને કે છે, આ રડું છું, હું આ છું, હું તે. હાથથી કરી દે પાછા કહે તો હું કરું તો આપણે તો બાળકો ના હોય. નાના હોય છે, હોય. કશું જ નહીં આપણે તો તો તારી સત્તા જોઈએ પણ તમારી લાઈફમાં કોઈને ના કહીએ કે તમે મારું માનો કારણ કે પોતાની સત્તામાં જ નથી વરમાં એવો કોઈ જન્મ્યો જ નથી કે જેને સંદાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય એ તો અટકશે ત્યારે ખબર પડશે બાકી પણ જેની સત્તા નથી તેને કાયમની સત્તા નથી જે મોડા જો આપણી અસત્તા થઈ જાય તો કાયમી સત્તા રહી જાય અમે સત્તામાં આવ્યા ભાન થાય તો તે પરમાત્મા થઈ શકે છે વિતરાગત વિતરાગત વિતરાગતા જ ભવ પાર તરવા ભવ પાર તરવા માટે છે અમારી સમજણ થઈ રહી સમજણ સમજણ થઈ જ્ઞાન નથી એટલે સમજણ અને અને જ્ઞાન સંકિત જ્ઞાન એ બે માં ડિફરન્સ શું દાદા કેટલું છે તે ન્યુયોર્ક ન્યુયોર્ક આવું બધું શહેર છે આવું છે આમ છે તેમ છે અંદર આવું આવું એ છે જોવા જેવું છે બધું એ બધું જ્ઞાન થયું આપણને આ જ્ઞાન ને પેલું સમજણ જોયું એ જોવા સમજણ એટલે એ જ્ઞાન જોયું એ છે તે દર્શન સમજણ કે અને અહીંયા આગળ ચોપડી વાંચો સરસ એ બહુ આવે એટલે પેલું દર્શન થયું જાણ્યું હા જોયું પછી જોવાનું પછી જ્ઞાન ના કહેવાય અને તેમાં પુસ્તકો વાંચે તો થાય લોકો આવા છે તો આપણને એમ ખાતી થાય કે ના છે તે વાત જોયા પછી અનુભવ જ્ઞાન થાય શું થાય જોયા પછી અનુભવ જ્ઞાન એ તો એવી રીતે ચાલો પછી સમ્યક દર્શન કોનું નામ કહેવાય કે જે ઇટરનલ ને દેખાડે ને મિથ્યા દર્શન કોનું નામ કહેવાય કે જે ટેમ્પરરી દેખાડે જોવા નથી વસ્તુઓને જેમ છે તેમ યથાર્થ જોવી એનું નામ સમકિત અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ મોટા વસ્તુ આવતા સમજણ દેવાનું છે તમારે વાત કહે બધા માતા વધતા રહે એનો વાંધો ના આવે વાંધા વધતા છે ત્યાં સુધી સંકેત કહેવાય નહીં એ સંકિત ની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વ ની નિશાની છે એવા હતી કે લાવો ભૂતો કાઢવો પડે આ ભૂતો વગાડીને આવે પાછો જતી કેટલો ભૂતો વગાડીને આવે બધા કાઢવા પડે એટલે પૂછો દાદા આપની ભાષામાં સભ્યતારી નો વ્યાખ્યા શું દાદા બરાબર સભ્યતા એનો અર્થ શું દાદા આપણે જે બેસીએ કોઈને એમ ના લાગવું છે આ કપડું ફાટેલું બદલતી એ નથી કે એટીકેટ એટલે હિપોક્રેસી એટીકેટ એટલે હિપોક્રેસી એટલે એટલે ના દાદા નથી જે નથી એ બતાવવાનો પ્રયત્ન કરે છે બનાવટી જે નથી અને બતાવવાનો પ્રયત્ન કરે બતાવવા પ્રયત્ન કરે એટીકેટ એટલે શું ટાઈ ને છે તે ના એટીકેટ નહીં આ કપડા તો આવે આમ સાઈડ ઉભો રહે છે વસ્તુ તેને બોલાવે આમ ફેશનેબલ રહે ડબ્બી કરી દે એ પડે ખોટું લાગે બધા બેઠેલા દેશ માં કોક ને કઈ પાડે તમે એવું કોઈને કહો કોઈને ખોટું ના લાગે તરત તરત ના અમે કહીએ ખોટું ના લાગે ઉલટું છૂટો જાય એનું લિપસ્ટિક છૂટી જાય ઘણા ઘણા છૂટી ગયેલું કેટલું બનાવવા સારું ને વ્યવહાર ખાતર તો કરવું જ જોઈએ ને આ દેશ માં આપણે રહેતા હોઈએ તો થોડું અહીંયા થતેરો મારવો જોઈએ લિપસ્ટિક કરવી એવું તો થોડુંક કરવું જોઈએ ના અમેરિકાની વાત કરું ઘણા કે છે ઘણા એવું કહે છે મહાત્માઓ બી કે છે એ વ્યવહાર ખાતર થોડું કરવું જોઈએ આપડે તો ટામેટો વેચવા નીકળ્યા જરા એક લૂસી નાખવાના બસ તેલ નહીં પણ જરા પાકી ગયેલા ટામેટા ઉપર હારા મૂકે બધી એ હું અહીં પહેરવા જાય ચલો હું ને ત્યારે તો બહાર આવે ભગવાન નામ દયા કરે ઓટોમેટિક સરખા હમી દેખાય સુખો માથું હા લાલ બહાર તળેલા ના હોવા જોઈએ હાથ બાળીને બાળીને કર્યું પ્રમાણમાં સારું લાગે હા નેતા કર્યા કરશો શું પૂછા વાત તમે કોણ હતો કોઈ બાપો પૂછ્યો હતો નહીં રસ્તામાં અને કોઈ વારા નાની ચિંતાઓ ભરે છે તને જોવા મળ્યું નથી પણ એને મમ્મી મારી ઘરે બધું જોતા હશે ચિંતા કરતા હોય ચિંતા કરતા હોય તો જોનાર હોય નહીં ત્યાં લોકોને ત્યારે તો એકસો ઘર નથી ચોથી આવે તો કોઈ એમ ના કઈ ટોપી કે આવે તમારે કેમ જવા છે તો આમ કરીને મને એને દેખાડવા વાળી વાત હતી. બધા જ તમને જોઈ જેમ ટોપી પડી જાય. તમે જાણો છો તો યાદ આ નથી. જગત તો વધુ જ છે કોઈ જોયું છે. કોઈ નવરું જ નથી કોઈ નામ જ નથી હવે હું પેટામાં પડેલા બિચારા મોકલા ઘાસ તેલની લાઈન તેલની લાઈન બસની લાઈન આ બધું બતાવવા જ કરે હા. આગળ વાંચો એટલે બે વાંચી લો સભ્યતા જે કઈ પણ એટીકેટ છે ત્યાં મોક્ષ ધર્મ નથી અગર ધર્મ નથી ધર્મ તો સાહજિકતામાં હોય સભ્યતા તો સ્વાભાવિક જ સ્વાભાવિક હોવી જોઈએ બીજું બધું એટીકેટ કહેવાય મોક્ષમાં એટલે સાદાઈ હોવી જોઈએ ત્યાં એટીકેટના ભૂતા ના હોવા જોઈએ સાચો ધર્મ ક્યાં છે કે જ્યાં સ્ત્રી પુરુષ છોકરા બાળકો ગયડા અભણ ભણેલા બધા ખેંચાય ક્યારે હતા કે બોરા હતા ચરા હતા હતા એટલે બાબાઓ જ્યાં સમજાય જગ્યા હોય ત્યાં ધ્યાન ના હોય કે इसको प्रभाव कौन બરાબર છે દાદા મહેતાજી લખતા હતા નહીં. છે રૂબિન બી વરી પડી ગયો आपको इसको प्रभाव समझिए પછી પચાસ હજાર કરતા હતા એ. બધા રાજા બીજા બધા બધા આવે છે તો ગયા શું છે તો ગયા ઘણા આવે છે ને ત્યાં જાય છે કે જાય છે પેલા કૃષ્ણમૂર્તિ ને સાંભળવા જાય છે પચીસ વર્ષથી તો કે પેલા એના જે ધૂની છે ધૂની છે ધૂની છે ભાઈ શું કહ્યું જમનાભાઈ જમનાવા એવું જ કે જમનાવા હું જમનાવા ને કહું મારી જોડે આવશે મેં તમે કેટલા નસીબદાર કે તમને ફોરેન રિટર્ન હસબન્ડ મળ્યા પણ કે જવાબ ને ધૂની છે કે છે એ ધૂની કે અને ભગવાન ભેગા કરું બને છે ધર્મ જ નહીં કોઈ જગ્યાએ દયા છોકરા સાથે હોય નહીં દાદા ને ત્યાં જયારે આવું દોડનું છોકરું બાબો દેવી કારણ વાતાવરણ આટલો છોકરો બાબો બી હોય નહીં છોકરા થયા અને એટીટ્યુડ પેલા છે દેવ દેવ પોતે પણ આ લોકો હમદર વગેરે પાસે પડ્યા હતા એ ફોરી વાળા માટે કોમના હતા સાધિક પીપલો માટે આ કલેજ કોતરા વગેરે કોમના પાસે પડેલા તો પછી એમને રોજ કેવું પડે પાંચ પાંચ સુધારતા નથી કે અહીં આવ્યા ત્યાંથી આવું બોલો હિન્દુસ્તાન આવ્યા ત્યાંથી બોલો પાંચ માં એક સુધર્યો ના સુધર્યો બધું આવ્યા હતા અમને કઈ સુધારવા નીકળ્યા છે કહ્યું આ જુદી એકવાર સુધરાણો આ સુધરતા છે આ તો બધા માફ કરે બોલાવે છે બરોબર છે એનો જ્ઞાન એ બનાવે હોય ને તે પોતાના બધા વાંચતા હોય ને ઘેર સુધરો ઘેર કઈ વધારે ઓછી થઈ એ તો ના થાય એ તો જરા એ તો આગળ જઈશું ત્યારે થશે અમે એકદમ તારમાં પછી તો એવું કદી તો ઘરે સુધર છે નહીં કેટલું રાતમાં ખલાસ થઈ જાય અદભુત જમવાના સાથે રહીને ધ્યાન ના રાખે છોકરાઓનું અંદર વિખવાદ થયા કરે એટલે એવું એમને ઓપરેશન કરાવવાનું હતું જમનામાં આંખનું એક દાડો રહ્યા નહીં અમેરિકા અને બસ જવું છે એટલે જવું જ છે બસ તે ઓપરેશન નું જમનામાની બહુ જ ઈચ્છા હતી કે તમે રોકાઈ જાઓ તરત ને તરત ટિકિટ કઢાવી ઇન્ડિયા જવાની ગયા જવા જાઓ ને એમ કે એટલે મારું કહેવાનું મેળે જ નહીં બેસે મેળે નહીં ધૂનો મનનો શું માની બેઠા હોય એમાં ધર્મ તો બીજી કઈ હોતો શું ધર્મ તો હા છોકરા બાળકો રહેવા ભણ ભણેલા બધા અને આ મારી આગળ થાય